જઈને તમે ના આપો પણ તમે કઈ ના પૂછવા માંગો ના માને it is my body not I તો તો પડશે નહીં આમ જાઓ ચાલશે ના વિચારવું પડે ડોક્ટર તમને લાગે છે વિચારવા જેવી વસ્તુ છે વિચારવાનું થાય તો વિચારું ને વિચારવાનું થાય તો વિચારું ને આ બધી ડિફિકલ્ટીઓ સોલ્વ કેમ નહીં થતી એનું કોર તમને બતાવી દઉં આટલા બધા પ્રયત્નો આટલી બધી માંગા તમારે સર્વ ડિફિકલ્ટી સોલ્વ થતી નથી અને પ્રોબ્લેમ બધા ઉભા ઉભા રહે છે તો એની પાસે શું કોઝ છે એવું કે જેનાથી પ્રોબ્લેમ જ ઉભો ના થાય લાઈફમાં પ્રોબ્લેમ જ ઉભો ના થાય લાઈફ આવી કેમ હોય છે આ ફ્રેક્ચર લાઈફ એટલે લાઈફ જ કેમ કહેવાય જે લાઈફ ફ્રેક્ચર થઈ ગઈ છે એને લાઈફ કેમ કહેવાય છે એક વાત કરેલી પહેલા તમે મને આ જ વાત કરેલી એવું છે ને પ્રોબ્લેમ ગમતા નથી ને પ્રોબ્લેમ ઉભા થાય છે આ પ્રોબ્લેમ જાતે ઉભા થાય ગમતા નથી લાઈફ કેમ કે પણ ક્યાં પ્રોબ્લેમ છે કે મારે કરવો તો પ્રોબ્લેમ ઉભો થાય ને એમની પ્રોબ્લેમ ઉભો કરવો તો કેમ નથી થતો પ્રોબ્લેમ કારણ છે બધી નબળીઓ છે વીકનેસ છે બધી અને પછી ક્યાંક મને પ્રોબ્લેમ નથી એનો અર્થ શું છે તમે સમજે વીકનેસ હોય એ પ્રોબ્લેમ ઉભો કરે ના કરે છતાં તમે ટેકાઓ મારો તો મને પ્રોબ્લેમ ઉભો ના થાય ને કારણ વીકનેસ બધી સોલ્વ થઈ ગયેલી હોય થોડું સમજવું પડે ના સમજવું પડે તમને કેમ લાગે જરૂર થઈ મને તો બરાબર લાગે છે કે મને તો જે છે તે બરાબર લાગે છે જે છે એ મને બરાબર લાગે છે ના તેનો હતો ને જે છે બરાબર રાખવું પડશે ક્યાંથી લાવવાના આવે ચોક્કસ ક્યાંથી લાવવાના છીએ પણ સમજવાની જરૂર છે કે આ ઇઝિટ કરે તો રો જે છે એ બરાબર છે એમાં ફેરફાર થાય ને પણ જ્ઞાનમાં ફેરફાર થાય બેલ્જિયમ માંથી કોઈ કોની તો એટલી તો ભૂલ હોવી જોઈએ ને બેલ્જિયમ માંથી કોઈક એકની તો ભૂલ હોવી જોઈએ ને બે માંથી એકની તો ભૂલ હોવી જોઈએ ને હા કોની જરાય કોણ અપમાન કરે કોની રાખે કોણ અપમાન કરે છે કોણ કઈ કથન કરે કોણ અપમાન કરે છે કોણ અપમાન કરે છે અને કોણ કેવી રીતના સહન કરે છે ના અપમાન જેને સહન કરવું પડે તેની ભૂલ છે અપમાન કરનારની ભૂલ હવે તે જે જેને પૂછે એ રીતે જણાવે બીજી કઈ રીતે સોલ્વ થાય કહો જોઈએ તમને શું લાગે છે I don't know I am not face here કોઈ મને કરતું હતું કેવી તમે કહો તમે પ્રશ્ન પૂછે કોઈને અપમાન કર્યું હોય આ લોકો જગત રિલેટિવમાં છે રિલેટિવ જ્ઞાન એટલે ભ્રાંતિમાં જ છે જગત એટલે શું કે અમે અપમાન કરવા માટે આ ગુનેગાર શું અપમાન કરનાર ગુનેગાર છે કુદરત શું કે છે કે અપમાન જે ખાય છે એ સહન પહેલી ભૂલ છે મેં તમને કહ્યું કે કોણ કોણ કઈ રીતે લે એના ઉપર આધાર છે ને ના એવું એક જ ભાષા કુદરતી ભાષા સમજવા માટે પ્રયત્ન કરવો પડે what is correct by nature વલ્લીમાં કોક ફેરો બુદ્ધિ ના હોય એમનામાં એક બુદ્ધિ ના હોય સાર દાડો વળે નહીં બુદ્ધિ તો બધા બહુ આપણે હિન્દુસ્તાન જોઈએ એટલા બુદ્ધિ તો બની ગયેલા બધા બુદ્ધિ ના હોય તારે વળે તો પછી તમારે જેને ઈચ્છા હોય તે મને કહો મોક્ષે જવાની ઈચ્છા હોય બધાને છે દાદા હા બધાને છે પણ આ બધા એવું છે ને કે આ રસ્તે જતા ની વાત થઈ હજી તો આયા કલાક પેલેથી કાગળ નહીં પત્ર નહીં ભાવના થાય તો કેજો અમને સંસારને બહેરા છોકરા બધાના મનનું સમાધાન કરી જે આશરે આશરે આપણે આશરે પડ્યા હોય તેનું બધા મનનું સમાધાન અને પછી મોક્ષ હા ભગવાન ભગવાન નથી બનાવી અને કુદરતે બનાવ્યું નહીં કુદરતી રીતે થઈ ગયું છે તો શરૂઆત થાત શરૂઆત થાય એટલે અંત આવે બિગિનિંગ હોય ત્યારે વાળું નથી એન્ડ વાળું નથી અનાદિ અનંત છે વક્તવ્ય પર કે આ સંસાર વ્યવહારમાં યે ચિંતા ના થાય ત્યારે એક બધું નુકસાન ઉછણ બધું થા કરે છતાય પર ચિંતા ના થાય માણસને ચિંતા ના રોજ ના થાય રોગ ન ભાય તારે મોક જે નહી મોક કેવાય કે કઈ રિયે તો થાય છે તમને તો થાય પણ ચિંતા તો તો ઉસ આવે છે ભાઈ કહે કે કે માણસને ચિંતા તો થાય તમને સતે ચિંતા દૂર કરવાનો શું સાધન છે ચિંતા મન સુખય છે કે અમે એને મુક્તિ આપ્યા પછી કહીએ છીએ કે જો અમારી આજ્ઞામાં રહી અને ચિંતા થાય મારી પર બે લાખ ડોલર નો દાવો મળશે એને કહું કે આજ્ઞા મારી ભાઈ છે કઈ છે કે નહીં અઘરી છે આજ્ઞા બહુ હેરી છે તો હવે આજ્ઞા મળે છે અને આજ્ઞા પાડતો હશે તમે ચિંતા થાય મારી પર બે લાખ નો દાવો થતો હશે જે કઈ પુસ્તકમાં હતું છે ચાર વેદ ભણેલી તો એમાં વેદમાં કઈ આત્મા ના હોય વેદમાં તો બુદ્ધિજન્ય જ્ઞાન હોય કેવું હોય બુદ્ધિજન્ય જ્ઞાન તે વેર ઇઝ કે ધીસ ઇઝ નોટ દેખી એટલે this is not that this is not that this is not that તું આત્મા ખોલ છે એટલે હોય આત્મા ક્યાં પ્રાપ્ત થાય છે બહુ તું જ્ઞાની કારણ કે અવસ્તવ્યના અવર્ણનીય એ શબ્દમાં હોય શી રીતે શબ્દમાં શી આવે શબ્દમાં આવે ખરો જે અવર્ણનીય છે વસ્તીય છે એટલે ચિંતા ના થાય એવું જ્ઞાન જોઈએ આવું આ છોકરો બહાર ગયો એને મોડું થાય દસ વાગે આવવાનું કહ્યું અને એક વાગે ત્યારે ચિંતા થાય હા અને ત્યારે અને આ સંસ્થાને ક્યારે બહાર આવશે કેમ થાય છે ચિંતા કેમ થાય છે ચિંતા ચિંતા થાય છે મમતા લઈને ખોટી મમતા આ તમે ચૌલ નાખી દો છો આ બધું છે કપડા વીટીસ નાખી દો છો ખોટી મમતા નાખી ના દેવી એ મમતા છે અને આ મારું જ છે મારું સાયકલ ઇફેક્ટ થઈ ગઈ હોય પછી ગાળો થઈ જાય બાબર એક માણસ હતો તે ત્રીસ વર્ષ નો થયો એની લાઈફ ઓફ થઈ ગઈ રડવા લાગુ તને રડીને પાછી આવતી હોય તો હું રડવા લાગુ હે ને તને ફાયદો થયો ના પાછી ના પણ મને એના આગળ ગમતું નથી તો મને એના ગમતું એક જવાબ એ તું પરમ વેળ ક્યાં પર મારે છોકરા મોટા કરીને તારી ફરજ બજાય તકડા મને વાંચ મીટુલી દેખાય છે નામ દેખાય છે રાતે દેખાય છે એટલે પછી મેં એને પૂછ્યું શું વિચાર થોડો વિચાર કે આ ભાઈ તારે કેટલા વર્ષ કર્યો હતો તારે દસ વર્ષ થયા તમે બાર વર્ષ પેલા ગાડીમાં મળી હોત અને તારી જોડે બેઠે ધક્કો મારું ના મારું દસ વર્ષ ને દસ મહિના પહેલા બે વર્ષ પહેલા મળી હોય તો ધક્કો મારે ના મારે તો શું થઈ કેમ નાખે તો તેના કોઈ સંબંધ હતો નહીં દસ વર્ષમાં એવું થઈ શું થઈ ગયું તને ભૂત થઈ ગયું મારી મારી મારી શું થઈ ગયું એને પેલા દસ વર્ષ પહેલા એ ભાઈ ગાડી મળી હોય અને પોતાની સીટ પર બેઠો હોય તો ઉઠાવીને કાઢી ગયો ઉઠે નહીં ના ઉઠતી હોય તમાશ મારે તાર મમતા નથી આ કેવી થઈ હતી મને કશું ખબર નથી પણ મને તો આવું યાદ આવ્યા કરે કઈ ઉપાય હોય તો મને કરો મારી પર કૃપા કરો કઈ મને આ યાદ આવતી બંધ થાય હું છોકરા મોટો કરું કે એટલે મેં એને કહ્યું મેં કહું બેન માણસ તું બેઠો મહિલામાં જોઉં તે પહેલી વખત આ મારી વાઈફ અને વાઈફ શું પહેલી કે આ મારો તે વાંટા મારે મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ દસ વાર માર માર કર્યા કેવા માર્યા મારી વાઈફ સાયકલ ઇજ્જત થઈ ગઈ છે ગાડા મારી મારી મારી મારી મારી મારી મારી હવે થઈ ગયું થઈ ગયું પણ ઉપાય જે ધરાવવા હોય તો હા નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય મારી નોય મારી છૂટી જાય નામ ભાઈ એને યાદ આવે મારી નોય જતું રહી બંધ થઈ બધી મારી ડાવર નું કદી આવું મોટું ભૂત યાદ આવતી માની જોડે કાયમ રહ્યા માને તે એના ગર્ભ માં ગર્ભ રહ્યા નવ મહિના એ માં રહ્યા એ યાદ નહીં આવે બહુ ચાલે યાદ મારી મારી મારી ગયા કરે એવું સાગવાઈ છે ને હા ખબર નહીં હોય લોકો બધું આ આખું જગત અરે તત્વ મારા મારા મારા કયા કરે ને તૂટી જાય પછી પાડી કશું મારું ના હોય એવું કે નહીં નક્કી થઈ વાત એટલે તારથી એમ મારી મારી એક શ્રીમંત ઘરમાં ગયડા ડોશીમાં હતા ઘર શ્રીમંત હતું પૈસાની કોઈ નહીં બંગલો સરસ પણ મારી માજી બેઠા હતા હું બેઠો હતો તે માજી છે તે સામાયિક કરતા હતા એકાગ્રતા ધ્યાન કરતા હતા એકાગ્રતા ધ્યાન કરતા હતા તે ધોરેના રૂમમાં કઈક પ્યાલા ખગડ્યા ફૂટ્યા ત્યાં ધ્યાન કરતા કરતા તમારું કપાળ ફૂટ્યું ધ્યાન કરતી કરી પાદરે ફૂટવાનું હા પ્યાલા ફૂટી જાય કારણ મમતા છે ને મમતા કરી છે એટલે આ પ્યાલા ફૂટે મનમાં એમ થાય છોકરો મરી ગયો એવું લાગે એટલે મમતા ને ભાગી નાખો શું કહ્યું અનનેસેસરી સાયકો ઇફેક્ટ ના હોય છે આપણું મારું એટલે આ અમારો અમારો અમારો છે અમારો કેટલું એની ઉપર ઇફેક્ટ તો નહીં મારે સાયકોલોજી છે રિલેશન પણ ઇફેક્ટ કરકે કરે એક જણ તો બાયગામ થી આવ્યો મુંબઈ હતો ઘેર આવ્યો પાંચ વચ્ચે આવ્યો ઘેર એટલે બાબો હતો ને તે જોઈ અને તરત આમ આમ દબાયો અને એવો દબાયો કે બાબે બચી બની બાબા મારી નથી આવ્યો હા હાથ કઈ આવો પ્રેમ કઈ ધ્યાન જાનવરે ડાયો ભાઈ આવું ના ભાઈ કઈ કઈ વિવેક જોઈ ના વિવેક છે મનુષ્ય એટલે વિવેક નું સ્થાન છે આ સદ વિવેક નું સ્થાન છે ત્યાં જ આવું હા બધું ખુલાસા થાય તમને કામ લાગશે તમને મારું મારું બહુ નહીં હા પછી ગેસ વિચારી ગયું એની જે બહુ યાદ આવે કશે તેને ભાગી નાખી એટલે બહુ યાદ ના આવે યાદ બોધર શું ના રહે બોધર થાય આ તો વિજ્ઞાન છે આ જે જ્ઞાન નથી આ વિજ્ઞાન છે જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય શું થાય કઈ ના રહી તમે નથી જો વાપરી રાખતા ઠીક છે નથી વાપરી ખાતા નથી આતો રહેતા શું કારણ થાય પાસે જરા તો બ્લેક હોલ પૈસા પાસે પચી લાખ નહીં રે પંદર હશે ને તો વેચી દે પંદર થાય ભેગા અહીં જે છે બધું વેચી દે તો થાય એટલા ભેગા વેચી દે તો થાય હા બરાબર વેચી રહેતા જાય છે જ તો છે જ બગડી જાય ભલે હવે યાદ પાવી જાય છે પણ મૂડી તો બગડી જાય કેટલી રૂમર છે પચાસ એક રૂમર જોડે કેટલું લઈ જાવ જોડે લઈ જાય સીટ નથી હાલતા જોડે લઈ જાય સીટ નહીં એક પ્રોબ્લેમ છે ને છે કે દેશમાં રહેવું છું જોડે લઈ જાય સીટ એવું એવો દેશ બતાવો ને દાદા આ દિલ્હી પ્રશ્ન છે English only. English yeah. The whole story about Ganpati. Why does he have a snake around the Why do he just believe in He was son of Shiva, Lord Shiva. એના એના પુત્ર થાય Son oppositivos. God. અને સાપ મને આ દેશનો કઈ ભય નથી મને ભય નથી એ પોતે આત્મસ્વરૂપ થઈ ગયા Follow? He, is not, he doesn't remain in his body. He remains in his soul all the time. And he doesn't have any fear of any worldly thing, not even of me. That's why he is here. ગણપતિની ગણપતિની પૂજા કરે તો બુદ્ધિ વધી જાય Hmm, you will now put into talent if you worship Lord Ganpati and you will have a good talent. ગણપતિ નું અગ્ર સ્થાન આપડે ત્યાં મૂકેલું છે Every uh, holy ceremony, you just prayed Ganpati first. Hmm? At the time of marriage or when we enter in new house or this holy ceremony. બીજી રૂમમાં બેઠા છે ત્યાં બેઠા બેઠા ધ્યાન કરે ત્યાં બોલાય ડાક્ટર ને કરવાની છે મામા કોઈ ના ભગવાન હતા થઈ છે પહેલે કલાબેન કે છે કે જિંદગી સરળ કેમ નથી લાગતી બહુ ગુજરેલી લાગે છે ગુજરેલી લાગે જિંદગી ગુજરેલી નથી આપણે સમજણ નથી એટલે ગૂંચેલું દેખાય અને સીધું છે અને ગૂંચેલું એક માણસ એટલે ખૂબ બળદ ચાલતા હોય તો એ પેલા પેલા બળદ ને ગાળા ચલાવતા હતા ને તો બળદ ને તમે સારી ચાલતું હોય તો એ પેલો ગોદો માર્યો કરો બળદ ને એટલે ભરત શું સમજે કે આ ઉભું રહેવાનું મને કહેતા હશે શું સમજે હા ચાલુ છું સર પછી આ ગોદો છે માટે ગોદો મને ઉભું રહેવાનું કેતા છે એટલે આપણા લોકો એ આ વસ્તુ એમને આમ ધણી થઈ ગયા છે એમને આમ આગળ થઈ ગયા છે ધણી એમને જ થઈ ગયા કઈ ગઈ પ્રેક્ટિકલ હોવું જોઈએ પ્રેક્ટિકલ નોલેજ કે પ્રેક્ટિકલ એમને એમ કોલેજો પાસ થયો પાસ થઈ ગયો ધણી માટે એડમિશન મળી છોકરા એ હું એ બધા ગૂંચવણી નીકળી જાય ગૂંચવણી ના આવે એવું શીખવાડું ફરી ગૂંચવાડો જ ના ઉભો થાય કારણ ગૂંચવાડી એટલે પઝલ ઇન્સ્ટાલ પંદર પદમ બધા પદલ જ ઉભા કઈ પૂછવા તો આવો આવો જો ધ્યાન રાખીને આવી તો પૂછી આવતું એક રૂપિયાની પોલીસ ખાવા લાવો ને ત્યાં તાજા જીવન એવું છે ને બહુ સુકુળ હતું સાતાનો સારું છે ત્યાંનો સંસ્કાર સારા વિચારો સારા ચંદ્રકાંતભાઈ કહે છે કે પણ એનો મોહ છૂટતો નથી તો બહુ નથી બીજો બીજો છે જ નહીં જો ડોલર આપણા બંધ કરી દીધા બધા ભાગે તમને ડોલર નહીં આપવામાં આવે રૂપિયા આપવામાં આવે ડોલર આપવાના બંધ કરી દે તો બધા ભાગી જાય ડોલર આપવાના બંધ કરે સંસ્કાર મેં જોયું આપણા સંસ્કાર પડી ગયા અનન્ય વૃદ્ધિ છે આપણું જે સંસ્કાર જે છે સંસ્કાર આપણા સંસ્કાર ભાઈઓ અને બહેનોમાં છે અહીંયા જરૂર જાણી રાખ્યા ઓછા ટકા બધા ઓછા હોય બધા વધારે પણ અમુક સંસ્કાર છોકરાની લાઈન બગડી જાય છે ને મારે છોકરા બગડેલા છોકરા સુધારવા માટે મારે લોહ જંગલમાં બધા ભેગા કરવા પડ્યા આખી ડિઝાઇન નવી સ્કૂલ બોલવી પડી બધા નવા કમાન્ડમેન્ટ આપ્યા હતા છોકરા શું દબી જાય કેમ ના કહેવાય એવું છોકરા પૂછે બાપ ને કેમ ના કહેવાય પૂછે પણ અહીં રહીને પૂછવું પૂછે કારણ કે આજુબાજુનું વાતાવરણ અહીંયા રહીને પૂછે કારણ કે આજુબાજુનું વાતાવરણ હા પછી મેં એમને કહ્યું ન્યાય હોવો જોઈએ નહીં ના ન્યાય હોવો જોઈએ ન્યાય જો છે કે તમારું જો એટલી હાથ મજબૂત હોય હૃદય કે તમે જાતે કાપી ખાઓ તો વાંધો નથી જાતે કાપી શકે એટલું હાથ તમારું મજબૂત હોય તો તમારે ખાવ નહીં તમે કાપી ના લોહી જોઈ શકો ના રોતા જયારે ગભરામણ થાય છે ખરાય છે એટલે પછી તે લોકો અમને સારો રાખવો છે અમે કબૂલ કરીએ છીએ કે આ ના કરાય કબૂલ કર્યું માં ના કરાય અને ખાવાનો અધિકાર છે વખતે કોઈને તો જેના મા બાપ ખાતા તો માં જે છે જેના માટે તોય કંટ્રોલ હોય મને ધ્યાનમાં કાઢી દેશે આમ છે ત્યાં જાગૃતિ થાય એને કદી જાગૃતિ ના થાય આપડે બધી જાગૃતિ થાય પોલીસ અમો થતો નહીં જો આપડે જાગૃતિ ભર ના હોય મૂળ બદલાય <laughs> મૂળ બદલાય તો ઉઠી જવું આપડે very good man very good man કે એટલે ચલો ઉભરાતું હોય બંધ થઈ જાય જ્યાં દુષ્પાક હોય તે ઉભરાતો હોય આપણે લાકડો કાઢીએ ને દૂધપાક ઉભરાતો ઉભરાતો હોય તો લાકડો કાઢીએ ચાલે ને નહીં જરા દૂધ રેડીએ કાતું તમે પછી વાતચીત કરો હેડો વારા પછી મને એક એક વાતચીત કરો બધા ફાધર જૈન ધર્મ પાળે છે એમના ફાધર જૈન ધર્મ પાળે છે શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર અકાશ ને બધે જાય છે એમના સૌથી નાના દીકરા છે એમના ફાધર ના સૌથી નાના દીકરા છે તમે વાંચ્યું છે શ્રીમદ રાજચંદ્ર એમણે પણ થોડું વાંચેલું છે શ્રીમદ રાજચંદ્ર નું વાંચેલું છે એટલે કે દાદા કે છે બરાબર છે શ્રીમદ રાજચંદ્ર એ જ કેતા હતા બીજું કઈ શોધમાં માત્ર સત્પુરુષ ને શોધી કલાબેન કે છે કલાબેન કે છે કે અહીંયા આપણા છોકરા અહીંયા આપણા છોકરા જે હોય છે એ લોકોને મીટ બહુ ખાવાનું ભાવે આપણા ખોરાક કરતા એ લોકોને મીટ વધારે ભાવે તો એનું શું કારણ હતું એવું છે ને આ બધી સાયકલ ઇફેક્ટ છે એ ખાધું અને સારું કે ને એ ના ભાવ્યું હોય તો સારું કે તો એ પછી ઇફેક્ટ થઈ જાય થતી થતી થતી ઇફેક્ટ વધી જાય બધી બાકી મીઠ ભાવે એટલે એને જાણતો જ નથી ચા ચા આધારે ભાવે ને ચા આધારે ના ભાવે એ જાણતો નથી આધાર જાણતો નથી ભાવ નથી બધા લોકો કરે છે હું કરું છું જો પછી મીર તો ખવાય છે કેવી રીતે ખવાય પણ એ કાપીને ખાતું તારું હાથ જો મજબૂત હોય તો તું કાપી ને ખા એક જ ફેરો કાપ અને પછી હું શું કહી દઉં કે નક્કી થયા તારું તો પછી કાયમ ખાશે તો છોકરા ને બીજા સંસ્કાર ભેગા થયા બધા મારો દાખલો આપો હું આવ્યો પણ જોડાઈ ગયેલો આવે સાથે સંજોગ એવા થાય મારો આમાં મને પણ થયો પણ મોટો બાબો કરો ચેતન ગુમા કાપે જેમ આપડે રીંગણા કાપે છે એ રીતે તો બરોબર ત્યારે પેલા દાદાનું દર્શન છે તમે જાતે કરો ત્યારે તમને એની જાગૃતિ તરત દેખાઈ આપે હવે એકદમ માની છે એકમાં જાગૃત થઈ એની પાસેની સાધના જોઈએ સાધના ન ચાલીસ બનાવી ભાઈ પૂછે છે કે ગાય તો આપણે આપણે લોકો એને માતા કરીએ એના દરેક રૂવાડે રૂવાડે દેવોનો બાસ ગણીએ છીએ છતાં પણ આ દેશમાં જ્યાં આપણે ત્યાં આગળ ટ્રકોમાં ટ્રકો ભરી ભરીને શેરડી પીલાય છે સાકર બનાવવા માટે એવી રીતના અહીંયા ગાયને ટ્રકો ભરી ભરીને ખાવા માટે વપરાય છે કાપવામાં આવે છે દૂધ જોઈતું હોય તો ગાય મુજો તમે મારવાનું દૂધ ના દૂધ એમ દૂધ પીવાનું મારી નહીં તો એવું કોઈ નિયમ જ નહીં આ તો એક નિયમ સ્વીકાર્યો છે કે ભાઈ કોઈના છોકરા ના ખાઈ જાય કાપીને બાકી જો એક જાય તો એ બધા કાપી ખાઈ જાય બધા અમારે અમે એવું કઈ વિચાર વિચાર હા મકાન બકાન પણ ધ્યાન એ બધું બાહ્ય બુદ્ધિ બહુ એવા સર ટેબલ બેબલ બધું મને આવે આમ તેમ સમજે ને પણ ક્યાં પર બધી ટેમ્પરરી ટેમ્પરરી બધું ટેમ્પરરી દેખાવે એટલો થાય બસ આ બુદ્ધિ બહુ બાહ્ય બુદ્ધિ બહુ દાદા ક્રાઇસ્ટ નતા ખાતા ક્રાઇસ્ટ બધા ખાતા હતા એના બાઇબલ માં લખેલું છે અરે એ તો એમ જ માને કે દવાય યાર કારણ બીજું અનાજ શું હોય તો કહીએ અનાજ ફૂટે ત્યાં શું કરવું આ તો ઇન્ડિયા માટે જ છે અનાજ બધું હિન્દુસ્તાન બધી જ થાય અને સંસ્કારી છે આપણને બધું મળે છે હવે જો સંસ્કારમાં આવું કે એ આવ્યું અને તે આવું હિંમત હોવી જોઈએ મરઘી કાપી ખા એ મરઘી બુવા બુમ કરતી કાપ હવે પછી તો ગોળો થઈ જાય રાતે હું હમણાં જમભાઈ મરઘીની બુમ હાથ હાથ બીજું રસ જેવું એ તો જાનવરી હાથ છે કેવું છે હવે તમારી વાત વાઇલ્ડ બીજ જેવું હાથ છે આવા પ્રશ્નો ના લઈએ તો કે કુદરત કેમ આવું એલાવ કરે છે ચાલવા કેમ કેમ આવું કુદરત કેમ ચાલવા દે છે આવું કુદરત ચાલવા કેમ દે છે નહીં કુદરત જે તમારું પ્રોજેક્શન છે એ તમે જેવું તમને અનુકૂળ આવે છે પ્રોજેક્ટ કરો લાઈવ તમે કહો લાઈવ ની અંદર કે તું ચોર છે એટલે લાઈવ કે છે તું ચોર છે તો બસ સમજી જવાનું કે અહીંયા ભાજા આવી રીત જુદી જાતની છે માટે આપણે સમજી જવાની રીત એટલે આપણે તું રાજા છે એટલે આપણે છે કોજી જેની ફેક્ટ કોજી જેની ફેક્ટ જે જોઈતું હોય તે કુદરત ભાઈ નો પ્રશ્ન હજુ ઉભો રહ્યો છે કુદરત આવું કેમ કરવા દે છે કે કુદરત કુદરત એટલે કુદરત કોઈ માલિક નથી તમારી કુદરત કુદરત એટલે આ જેમ અહીં લોજ નક્કી કર્યા હોય ને આપડે જતા આવવાના રોડ પરના રોડ ઉપરના લોજ નક્કી કર્યા હોય એમ નામ કુદરત તે તમે ભાગો તમને નુકસાન એક તો સામાજિક લોજ એટલે હા હા મશીન બંધ થઈ જાય પાડો ના કપાય તો કુદરતે છે કે ત્યાં એને મરવા ના દીધો તો કે આ તો ગાયો આટલી બધી આ તો ત્યાં કેમ કુદરત કશું નથી કરતી કુદરત એટલે શું તમારું પ્રોજેક્ટ એનું ફળ આપે એ કુદરત પ્રોજેક્ટ તમારું કરેલું તેનું ફળ આપે એ કુદરત કુદરત વિસર્જન કરે છે સર્જન તમારું કરે આ જે બધું વિસર્જન થઈ રહ્યું છે કુદરત છે આગળ આવો આગળ આવો આગળ હવે ત્યાં તમારે ઘેર ગયા હોય ઘેર ગયા હોય તો કેટલા રૂમ છે પચાસ રૂમ છે ને ચાર પાંચ છે આખી સરંગ જ સરંગ પડતા લાંબી એ ઓલો પડતા રહી જાય આપડા મુંબઈ માં હોય છે કોઈ વરસાદ આવે તમારો મુંબઈ માં આપડા વરસાદ આવે રહેતા હોય તો એ બે ત્રણ રૂમ હોય તો આપણે ત્યાં જઈએ ત્રણ રૂમ છે ને અને આપણે રાત્રે સાડા અગિયાર ગાડી બધી ઉતરી ત્યાં ત્યાં જઈએ અને પહોંચા ત્યાં આપણે ઓળખાણ કહીએ બૂમ પાડીએ કે નગીર ભાઈ બહાર ઉઘાડો તો એ જાણે કે તમને ઓળખે એટલે તમને કહ્યું કે આ ઉઘાડું કે ઉગાડીને આપણે પાંચ છ જણા અંદર બેઠા એટલે શું કે આવો કે જતા રહ્યો એમ કે આવો એમ કે આવો પધારો બધું બોલે આપડે તો આપણા સંસ્કાર ઊંચા ને અને પછી તમે કે સોફા સાઈડ પર બેહાડે તો પણ અંદર શું થતું હોય કે અત્યાર કઈ થી આ બધા આવે થાય ને બધા ના આવે અત્યારે કઈ થી મોડા આ બધા મોડે આવે બોલે સમજ પડી ને પછી પાછા તોય પાછો બાપ છોડે નહીં ચા ચા હવે અહીંયા આગળ કુદરતે શું કર્યું કે તમે એમને બોલાયા આવો પધારો સ્વભાવ બેહાર્યા દારૂ પૂછ્યું એ બધું કુદરતે કર્યું અને તમે મહી ભાવ કર્યા કે અત્યારે કઈ હું આ તમે કર્યું અને પેલી સ્ત્રીઓ મનમાં સમજી કે અત્યારે હું આ કઈ ગયા આરકી કરી કરાવે આ ખવડાવવું પડે છે છતાં બધું ઊંધું બોલીને ખવડાવે છે તમે સમજે પડે છે ને આ ઊંધું તમે કાર્ય કર્યું કુદરતે થતું કાર્ય કર્યું કારણ કે તમે પહેલા હારું કરેલું ભાવ હારે કર્યા ત્યાંનું ફળ આવ્યું પણ હવે જે આ ભાવ કર્યા ત્યાંનું ફળ ખરાબ આવશે પાછળ એટલે મહી બગડ્યું હોય મહી બગડ્યું હોય આપણે સુધારી નાખવું કે ભાઈ આ કયુગ ને લઈને મન મારું બગડી ગયું છે પણ આમ ના થવું છે બધા નિરાશ થવા ભલે આવ્યા તો એવું બગડી જાય ખરું ભાઈ તમને લાગે નહીં બગડ્યા ગયા છે સાચું બહુ ભાઈ આ સંત બધું જૂઠું બહુ નહીં હું થાય મારા થાય છે વિચારોનું મતભેદ થાય શું વિચારો પોતાના પૂર્વ સંસ્કારના હિસાબે કરે કે પછી જે કર્મ થાય એ પોતાના આવતા નેક્સ્ટ જન્મના માટે અથવા મુક્તિના માણસ જે પણ કઈ કર્મ કરે છે માણસ જે પણ કઈ કર્મ કરે છે એના પૂર્વના સંસ્કારને લીધે